一把。 गणे શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ હોવાથી શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી આનંદમય પરમાત્માને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ થતી ગંગા માને તરસ લાગતી નથી શ્રી સૂર્યનારાયણ ના ઘરમાં જીવાની જરૂર પડતી નથી સૂર્યનારાયણ જ્યાં વિરાજે ત્યાં અંધારું આવી શકે પરમાત્માને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી કોઈ સ્વાર્થ નથી છતાં ભગવાન સર્વ જીવો સાથે પ્રેમ કરે છે સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી ભરેલો છે જ્યાં સ્વાર્થ છે જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે જ્યાં વાસના છે ત્યાં કપટ પણ છે અને એકવાર પિતા પુત્ર સાથે કપટ કરે છે માં દીકરી સાથે કપટ કરે છે પરમાત્માના પ્રેમમાં સ્વાર્થ નથી કપટ નથી પરમાત્મા સર્વ જીવોના મિત્ર છે શ્રી કૃષ્ણ સર્વને પ્રેમ આપે છે જીવ પાસે પરમાત્મા પ્રેમ જ માગે છે તમારો પૈસો તમારા ઘરના લોકોને આપો તમારું ધન કુટુંબ અને સમાજને આપો પરમાત્માને નથી આ જીવ જગત સાથે પ્રેમ કરીને જ દુઃખી થયો છે પ્રેમને થોડો ઉલટાવી દો પ્રેમ કર્યા વિના કોઈ રહી શકે જગત સાથે પ્રેમ કરવાથી જીવ દુઃખી થયો છે આ જીવ જયારે પરમાત્મા સાથે પ્રેમ કરે છે તે જીવને પરમાત્મા પરમાત્મા બનાવે છે ભગવાન જયારે આપે છે ત્યારે પ્રભુને આપતા સંકોચ થતો નથી મારા ઘરમાં ખૂટશે પરમાત્મા પરિપૂર્ણ છે જીવ એ અપૂર્ણ છે અપૂર્ણ જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે તો પરિપૂર્ણ બને છે શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બનાવે છે કથા ગઈકાલે વર્ણન કર્યું એકવાર શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં વિરાજતા હતા અને સૂર્યગ્રહણ નો પ્રસંગ આવ્યો છે તે સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં સૂર્ય કુંડ છે અને ત્યાં સ્નાન નો મહિમા છે દેશ દેશમાંથી સાધુઓ મહાત્માઓ આવ્યા છે વ્રજવાસીઓ આવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન પધારે છે બધાનું મિલન થયું સૂર્યને જયારે ગ્રહણ લાગે છે ત્યારે દિવસ હોવા છતાં અંધારું થઈ જાય છે સૂર્ય જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન રૂપી સૂર્ય તમારા હૃદયમાં છે પણ સૂર્યને ગ્રહણ લાગ્યું છે રાહુ કેતુ ગ્રહ ચંદ્ર સૂર્યને ગળવા માટે જાય છે ત્યારે અંધારું થઈ જાય અજ્ઞાન ઢાકે છે જેવી રીતે વાદળું સૂર્યને ઢાકે છે અજ્ઞાનથી જ્ઞાન ઢંકાય છે જગતમાં મૂરખ કોઈ નથી બધા જ્ઞાની છે જીવ ઈશ્વરનો અંશ છે જે પરમાત્માનો દીકરો છે એ મૂરખ થઈ શકે નહીં સિંહનો બાળક સિંહ જ હોય કોઈ જીવ અજ્ઞાની નથી મૂર્ખ નથી એનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાય બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ બધા સાચું બોલતા નથી માનવ જુઠ્ઠું બોલે છે ત્યારે એના મનમાં ખટકે છે આ સારું નથી કેટલાક તો મનને સમજાવે છે મંદિરમાં જઈને અગિયાર રૂપિયા ભેટ ધરીશ કે ભગવાન મારા બધા પાપ મારી નાખશે એવું થતું નથી માનવ નું જ્ઞાન અજ્ઞાનથી રંગાય છે તે સમય સ્નાન કરો ગ્રહણમાં સ્નાનનો મહિમા છે સ્નાન કરીને ધ્યાન સાથે જપ કરો ગ્રહણમાં જે જપ કરે એનું હજાર ગણું ફળ મળે એ જ ગ્રહણનું સ્વરૂપ છે તમારા જ્ઞાનરૂપી સૂર્યને જયારે અજ્ઞાન ઢાંકવા આવે ત્યારે તમે સ્નાન કરો સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય છે ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે મનથી પરમાત્માનું ધ્યાન કરો પ્રભુએ ત્યાં ઉપદેશ કર્યો છે યજ્ઞ કર્યો છે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ માતા દેવકી પિતા વસુદેવજીને વંદન કરવા માટે આવ્યા છે માતા પિતાને કહ્યું છે મનમાં કોઈ વાસના તો નથી ને વાસના પુનર્જન્મનું કારણ બને છે કોઈ મનમાં વાસના હોય તો સંકોચ છોડીને કહો ભગવાનના માતા પિતા વસુદેવ દેવકી છે એમના મનમાં કોઈ વાસના રહી જાય તો એમને સંસારમાં ફરીથી જન્મ લેવો પડે વસુદેવજી એ કહ્યું છે હવે એક જ વાસના છે મારી છેલ્લી પરીક્ષા સારી થાય માનવ જીવનમાં અંતિમ પરીક્ષા મરણ છે મારું મરણ મંગલમય થાય મરણ વાસનાથી બગડે વિવેકથી વાસનાનો વિનાશ કરો મરણ વેરથી બગડે છે વેર રાખીને મરવું નહીં મનને વારંવાર સમજાવો આ સંસારમાં એવું કોઈ સુખ નથી જે સુખ અનેક વાર મેં ભોગવ્યું નથી આંખનું સુખ જીભનું સુખ શરીરનું સુખ ઇન્દ્રિયોનું સુખ અનેક વાર મેં ભોગવ્યું ભોગથી મને આજ સુધી શાંતિ મળી નહીં હવે સુખ ભોગવીને શું શાંતિ મળશે ભોગથી શાંતિ મળતી નથી ભોગથી ક્ષણિક સુખનો વાસ થાય ત્યાગથી શાંતિ મળે છે હવે મારે કોઈ સુખ ભોગવવું નથી વાસનાનો વિનાશ કરો દેવકી માતાને પૂછ્યું છે કે માં તારા મનમાં કોઈ વાસના તો નથી ને દેવકી માતાએ કહ્યું કે મને કહેતા સંકોચ થાય છે મારા મનમાં બહુ દિવસોની એક વાસના છે મારા છ બાળકો કંસ રાજાએ મારી નાખ્યા છે અને તે જોવાની મને ઈચ્છા થાય આ વાસનાની કેવી બરિયાળી છે જે ઈશ્વરની માં છે જે ના દર્શન કરે છે એના મનમાં પણ વાસના રહી જાય જે ભગવાન સાથે રહે છે વાસના તેલના ચિકાસ જેવી હોય ઘણા વર્ષોથી બરણીમાં તેલ રાખતા હતા કઈક કારણ એવું બન્યું કે જ બરણીમાં મુરબ્બો રાખવો છે એને તમે બે વાર ચાર વાર દસ વાર ઘસો છો પણ તેલની થોડી ચિકાસ રહી જાય તો મૂળકો બગડી જશે વાસના તેલની ચિકાસ જેવી હોય અતિ સૂક્ષ્મ હોય છે અનેક વાર માનવને એમ લાગે છે કે મારું મન પવિત્ર છે મારા મનમાં વિકાર નથી વાસના નથી ખોટું છે બહુ સાવધાન રહેજો જે સર્વકાળ સાવધાન રહે છે એને સાધુ કે છે અને જે ગાફલ રહે છે એને સંસારી કે છે વાસનાનો વિનાશ કરો ભગવાન પાતાળમાં ગયા બાળકોને લઈ આવ્યા દેવકી માને તે બાળકો આપ્યા છે માં હવે કઈ ઈચ્છા છે કે હવે કોઈ ઈચ્છા નથી હવે મારું મરણ શુદ્ધ રહ્યા એક જ ઈચ્છા જનકપુરીમાં પ્રભુ પધાર્યા છે તે કથા છે વેદ ભગવાન નારાયણની સ્તુતિ કરે છે જય જય જય અજામ અજિત દોષ ગૃભીત ગુણાન ત્વમસ્યદાત્મના સમવરુદ્ધ સમસ્ત ભગા અગજગદોકસામ અખિલ કોઈ મોટો રાજા સૂતેલો હોય તો તે રાજાના સેવકો મંગલ ગીત ગાય છે રાજાના વખાણ કરે છે રાજાની જય બોલીને રાજાને જગાડે છે સૃષ્ટિના આરંભમાં વેદ ભગવાન શેષ શૈયામાં સૂતેલા નારાયણની સ્તુતિ કરે છે ત્યારે ભગવાનને કહ્યું છે તમારો જય જય જય જયકાર થાય પ્રભુએ કહ્યું છે મારી જય તમે કેમ બોલો છો જયારે કહ્યું છે આ તમારી માયા બહુ વિલક્ષણ છે અમને હરાવે છે માનવનું જીવન શું છે માનવનું જીવન મોટું યુદ્ધ છે માયા સાથે નું યુદ્ધ ચાલે છે માનવ ને જવું છે ભગવાનના ચરણમાં માયા જવા દેતી નથી માયા માનવને સંસારમાં ફસાવી રાખે છે સ્ત્રી બહુ સુંદર છે પુરુષ બહુ સુંદર છે સંસારમાં મજા છે પરમાત્માની શી જરૂર છે માયાની જીત થાય છે અને માનવની હાર થાય છે અમે તમારી જે એટલા માટે બોલીએ છીએ કે કૃપા કરો હવે માયાની હાર થાય અને મારી જીત થાય તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો હવે જય બોલશો નહીં અને તમારી જીત થાય એવી ઈચ્છા હોય તો શ્રી સંતરામ જે પ્રેમથી ભગવાનની જય બોલે છે અંદર હું પાપ બહાર નીકળે ભગવાનની કોઈ દિવસ હાર થઈ નથી અને ભગવાનની હાર થવાની પણ નથી ભગવાનની કોઈ જય બોલે તેથી ભગવાનને જરાય લાભ નથી પ્રેમથી ભગવાનની જે જય બોલે છે એને લાભ થાય વેદ ભગવાન વેદ સ્તુતિમાં પરમાત્માના બે નું વર્ણન કરે છે આપ નિર્ગુણ નિરાકાર છો અને આપ સગુણ સાકાર છો નિર્ગુણ નિરાકાર નું જ્ઞાન અને સગુણ સાકાર ભગવાનની ભક્તિ જ્ઞાન અને ભક્તિ બે જયારે એક થાય અંદર બહાર નિર્ગુણ નિરાકાર નો અનુભવ કરો રાજા એ રાજમહેલમાં રહે છે પણ રાજાની સત્તા એના રાજ્યમાં સર્વત્ર હોય છે ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે પણ ભગવાનની સત્તા જગતના અણુ પરમાણુમાં મળેલી છે સત્તા નિરાકાર છે ભગવાન સાકાર છે સત્તાને રંગ નથી ભગવાન મેઘ જેવા શ્યામ છે અતિ સુંદર છે રાજ સત્તાને જે માનો છો તેમ અંદર બહાર સર્વત્ર ભગવાન નિર્ગુણ નિરાકાર રૂપે વિરાજમાન છે એવો અનુભવ કરશો તો તમારું પાપ છૂટી જશે માનવ પાપ કરે છે ત્યારે એવું સમજે છે કે અહીંયા ભગવાન નથી અહિયાં ભગવાન વિરાજેલા છે એવું સમજે તો એનાથી પાપ થાય નિર્ગુણ નિરાકાર ભગવાન આંખ વિના જુએ છે નિર્ગુણ નિરાકાર ભગવાન કાન વિના બધું સાંભળે છે નિર્ગુણ નિરાકાર અંદર બહાર સર્વત્ર છે નિરાકાર બ્રહ્મનો અનુભવ કરે એનું પાછું છે એને પાપ કરવાની જગ્યા જ મળશે નહીં જે અંદર બહાર સર્વત્ર પરમાત્માની સત્તાનો અનુભવ કરે માનવ જયારે પાપ કરે છે ત્યારે એને એવું લાગે છે અહીંયા ભગવાન નથી લાડુના એક એક કણમાં જેમ ખાંડ મળેલી છે તેમ જગતના અણુ પરમાણુમાં પરમાત્મા મળેલા છે લાડુ માં ખાંડ દેખાતી નથી કોઈ લાડુ હાથમાં રાખે તો હાથમાં ખાંડ આવતી નથી આંખને દેખાય નહીં હાથમાં આવે નહીં તો પણ બુદ્ધિ એમ કે છે કે લાડુમાં ખાંડ મળેલી છે બુદ્ધિ થી પરમાત્માનો અનુભવ નિર્ગુણ નિરાકાર ના દર્શન આંખથી થતા નથી નિર્ગુણ નિરાકારના દર્શન બુદ્ધિથી થાય નિર્ગુણ નિરાકાર પરમાત્માનો બુદ્ધિથી અનુભવ કરો અને સગુણ સાકાર ભગવાનની ભક્તિ કરો સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર તત્વથી એક જ છે આજકાલ કેટલાક જ્ઞાની પુરુષો એવું સમજવા લાગ્યા છે સાકાર ગૌણ હોય છે અને નિરાકાર એ જ મુખ્ય છે સાકાર અને નિરાકાર બંને ભગવાનના જ સ્વરૂપો છે બંને પરમાત્માના સ્વરૂપ હોવાથી આ બે માંથી કોઈને ગૌણ કહી શકાય નહીં કોઈ ઠીકાણે વેદમાં એવું વર્ણન નથી કે સાકાર ગૌણ છે નિરાકાર જ મુખ્ય છે વેદ ભગવાન તો બંને સ્વરૂપોનું વર્ણન કરે છે રૂપે મૂર્તંચ અમૂર્તંચ પરમાત્મા નિર્ગુણ નિરાકાર અને પરમાત્મા સગુણ સાકાર બંને મુખ્ય છે સાકાર નો અનુભવ કરે તો પાપ છૂટે સાકાર ની ભક્તિ કરે તો વાસના નો વિનાશ થાય આ સંસારમાં જેટલા આકાર બન્યા છે એ બધા જ આકાર માયાથી બનેલા છે માયાથી બનેલા કોઈ પણ આકાર સાથે વધારે કોઈ પ્રેમ કરે તો મનમાં વિકાર જ આવે શ્રી રામ શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ છે એ માયાથી બનેલું નથી સંસાર માયામય છે સાકાર ભગવાનની જે ભક્તિ કરે એ ધીરે ધીરે વાસનાનો વિનાશ કરી શકે નિરાકાર ભગવાનનો જે અનુભવ કરે એનું પાપ છૂટે છે નિરાકાર ભગવાન કઈ કરતા નથી નિરાકાર પરમાત્મા વાસનાનો વિનાશ કરી શકતા નથી વાસનાનો વિનાશ તો સાકાર પરમાત્મા કરે સાકાર નિરાકાર બંને ભગવાનના સ્વરૂપો છે કેટલાક ભક્તો નિરાકારને ગૌ સમજે છે કેટલાક જ્ઞાની પુરુષો સાકારને ગૌ સમજે છે બંને મુખ્ય છે કોને ગૌણ માનશો માતા અને પિતા આ બે માં મુખ્ય કોણ ને ગૌણ કોણ માં ગૌણ છે અરે માં ન હોય તો બાળક દુઃખી થાય પિતા ગૌણ છે પિતા ન હોય તોય દુઃખી થાય માની જરૂર છે અને પિતાની પણ જરૂર છે માતા પિતા આ બે માં કોઈ ગૌણ નથી તેમ નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બંને ભગવાનના સ્વરૂપો હોવાથી આ બે માં કોઈ ગૌણ નથી નિર્ગુણ નિરાકાર એ પિતા જેવા છે અને સગુણ સાકાર મા જેવા છે સાકાર સાથે પ્રેમ કરો સાકારની ભક્તિ કરો અને નિરાકારનો બુદ્ધિથી અનુભવ વ્યાસ મહર્ષિએ વેદ સ્તુતિમાં સર્વ શાસ્ત્રોનું સાર ભરી દીધું છે આરંભવાદ વિવર્તવાદ નું રહસ્ય વ્યાસ નારાયણની આજ્ઞા છે જ્ઞાન કરતા પણ ધ્યાન શ્રેષ્ઠ છે બહુ જ્ઞાન વધારવાની જરૂર નથી તમે જે જાણો છો એટલું જીવનમાં ઉતારો તો ઘણું છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે કેટલાક લોકો આખો દિવસ પુસ્તકો જ વાંચે છે ઠીક છે બહુ સારું નથી બહુ પુસ્તકો વાંચે શબ્દ જ્ઞાન વધે એ વાતો કરે એ ચર્ચા કરશે શાંતિથી બેસીને પ્રેમથી પૂજા કરતો નથી જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે સંસારનું ધ્યાન કરવાથી જ મન બગડ્યું છે અને તે મન પરમાત્મા નારાયણ નું ધ્યાન કરે શ્રી રામ શ્રી કૃષ્ણ નું ધ્યાન કરે તો જ મન સુધરે છે ઘરમાં ભગવાન નું સ્વરૂપ સ્થાપન કરો તમારા ભગવાનની પ્રેમથી પૂજા કરો તમારા ભગવાનમાં આંખ સ્થિર રાખીને ભગવાનના નામનો જપ કરો ભગવાનના સ્વરૂપમાં આંખ સ્થિર કરશો તો મનને સ્થિર થવું જ પડશે જાગૃત અવસ્થામાં મન આંખમાં હોય છે આંખ જ્યાં જાય ત્યાં મન જાય છે આંખ જ્યાં સ્થિર થાય ત્યાં મન સ્થિર થાય છે તમારા ભગવાનમાં આંખ સ્થિર રાખો અને ભગવાનના નામનો શાંતિથી જપ કરો જ્ઞાન કરતા પણ ધ્યાન શ્રેષ્ઠ છે શિવ તત્વ વિષ્ણુ તત્વ નું રહસ્ય સમજાવ્યું સુખદેવજી મહારાજ વર્ણન કરે છે શ્રી કૃષ્ણના ગુણ અનંત છે શ્રી કૃષ્ણની લીલા અનંત છે અનંતની કથાનો અંત આવતો નથી કૃષ્ણ કથા ગંગામાં જે સ્નાન કરે ધીરે ધીરે એના મનનો પણ મેલ ધોવાય ભાગીરથી ગંગામાં તમે સ્નાન કરો મનની શુદ્ધિ જલ્દી થતી નથી લોકો ચારે રામની જાત્રા કરીને આવે છે સારું છે એમનું મન શુદ્ધ થતું નથી કૃષ્ણ કથા ગંગામાં જે સ્નાન કરે એના મનનો પણ મેલ ધોવાય છે દશમ સ્કંદના સમાપ્તિમાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણન કર્યું છે એકાદશ સ્કંદે મુક્તિ લીલાનું છે જેનું મન મરે છે એને મુક્તિ મળે છે તન મરવાથી મુક્તિ મળતી નથી આ સંસાર મનોમય છે મન નથી તો સંસાર પણ નથી સ્વપ્નનો સંસાર તમારું મન જ ઉત્પન્ન કરે છે જાગૃત અવસ્થાનો જે સંસાર છે એ કલ્પના માત્ર છે મન જયારે ભગવાનમાં મળી જાય છે ત્યારે જ મુક્તિ મળે છે દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો મળે છે તે મનમાં સંસાર હોય ત્યાં સુધી મન પણ મળે છે સંસાર છોડીને ક્યાં જશો તમારા મનમાં જે સંસાર છે એ તમને દુઃખ આપે છે તમારા મનમાંથી ને કાઢી નાખો અને મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર એકાદશ સ્કંદ મુક્તિ લીલા છે મને મળ્યા પછી પણ સાથે આવવાનું છે તેથી મનની બહુ બહુ કાળજી રાખવી શરીર એવું છે આ શરીરની તમે બહુ બહુ કાળજી રાખશો તો પણ એક દિવસ એવો આવશે શરીર બગડી જશે શરીરની તમે બહુ બહુ કાળજી રાખશો તો પણ એક દિવસ તમારે આ શરીર છોડવું જ પડશે માનવ જયારે શરીર છોડે છે ત્યારે મન સાથે તન બદલાય છે મન બદલાતું નથી જે મન મર્યા પછી પણ સાથે આવવાનું છે એ મનની વધારે કાળજી રાખવી મનમાંથી સંસાર નીકળે મન ભગવાનમાં મળી જાય તો મુક્તિ છે મન વિષયોમાં ફસાય છે મન વિષયોમાં મળતું નથી મન ભગવાનમાં જ મળે છે વૈરાગ વિના જ્ઞાન ભક્તિમાં દ્રઢતા આવતી નથી માનવ ભક્તિ કરે છે પણ ઘણા ભાગે દુઃખમાં ભક્તિ કરે છે માનવને જયારે બહુ સુખ મળે ત્યારે ભગવાનને ભૂલી જાય વૈરાગ્યથી જ ભક્તિમાં દ્રઢતા આવે છે વિવેક વિના વૈરાગ જાગે નહીં આ જગતમાં જે કઈ દેખાય છે એ ક્ષણ ક્ષણમાં બદલાય છે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ ઇતિ ભાવેત સર્વમ દુઃખમ દુઃખમ ઇતિ ભાવેત ભગવાન શ્રી કૃષ્ણ વિના બધું રૂપ છે તમને આનંદ ભગવાન જ આપશે જગતમાં તમને સુખ મળશે આનંદ નહીં મળે વૈરાગ્યથી જ જ્ઞાન ભક્તિમાં દ્રઢતા અતિ સુખ મળે સારું નથી યાદવો અતિ સુખી થયા બુદ્ધિ બગડી ગઈ અતિ ધન મળે સારું નથી અતિ માન મળે સારું નથી સંપત્તિ અને સન્મતિ બે એક ઠેકાણે રહેતા નથી અતિ સંપત્તિ મળે ત્યાં બુદ્ધિ બગડે યાદવો ને બુદ્ધિ બગડી છે સોનાની દ્વારકા છે બહુ સુખી છે જીવનમાં થોડું દુઃખ હોવું જોઈએ દુઃખ વિના માનવ ડાયો થતો જ નથી અતિ સુખમાં માનવ ભાન પૂરે છે યાદવો અતિ સુખી થયા હતા બુદ્ધિ બગડી ગઈ એક વાર દ્વારકા પાસે પિંડારક તીર્થમાં ઋષિઓ આવીને બેઠા હતા તે ઋષિઓની મશ્કરી કરવાની ઈચ્છા થઈ સાંબ અતિ સુંદર હતો એને સ્ત્રીનો શૃંગાર કર્યો અને ઋષિઓ પાસે લઈ ગયા અને પૂછે છે આ સગર્ભા છે એને જાણવાની બહુ ઈચ્છા છે મને છોકરો થશે કે છોકરી યાદવોએ વિચાર કર્યો બે માંથી એક કેસે ઋષિઓ મહાન જ્ઞાની છે આંખ બંધ કરીને જોવા લાગ્યા સમજી ગયા સ્ત્રી નથી આ પુરુષ છે અમારી મશ્કરી કરવા આવ્યા આપ્યો છોકરો થશે નહીં છોકરી થશે નહીં તમારા વંશનું વિનાશ કરનાર મુસળ થશે મુસલમ પુનરાશક મુસળ નીકળ્યું છે બધા ગભરાયા છે પ્રભાસમાં તે મુસળ ઘસી નાખ્યું છે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું નહીં પાપ કરે એ સાધારણ ગુનો છે પાપ કબૂલ ન કરે તો એ મોટો ગુનો ગણાય છે જે દિવસે પાપ થાય એ જ દિવસે રાત્રે સૂતા પહેલા ભગવાનને વંદન કરીને કબૂલ કરો પાપ કબૂલ કરે તો ભગવાનને દયા આવે યાદવોએ પાપ કર્યું અને ભગવાનને કહ્યું નહીં થી પણ છુપાવ્યું ભગવાનની ઈચ્છા હતી કે યાદવો નો વિનાશ થાય એ જ યોગ્ય છે પહેલા અધ્યાયમાં કથા છે બીજા અધ્યાય છે જ્ઞાન ભક્તિ નું વર્ણન છે આજ સુધી જે જ્ઞાન ભક્તિ નો ઉપદેશ આવ્યો એ જ ફરીથી બુદ્ધિમાં દૃઢ કરવા માટે એકાદશ સ્કંદમાં વર્ણન કર્યું છે વ્યવહારમાં પુનરુક્તિ એ દોષ માન્યો છે જ્ઞાન અને ભક્તિમાં પુનરુક્તિ એ દોષ નથી ગુણ છે કે પુનરુક્તિ અનેક વાર આવે છે ગીતાજીમાં અનેક વાર પુનરુક્તિ છે ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ છે બારમા અધ્યાયમાં ભક્તોના લક્ષણ છે તેરમા અધ્યાયમાં જ્ઞાની પુરુષના લક્ષણ છે અને ચૌદમા અધ્યાયમાં ગુણાતીત પુરુષના લક્ષણ છે શબ્દમાં થોડો થોડો ફેર છે તત્વ એક જ છે એક જ તત્વ અનેક વાર અનેક રીતે સમજાવે છે એનું એ જ કારણ છે બુદ્ધિમાં દ્રઢ કરવું એકાદશ સ્કંદમાં જ્ઞાન ભક્તિ નું એવું વર્ણન કર્યું છે શ્રોતાઓના બુદ્ધિમાં સ્થિર થાય નારદજી દ્વારકામાં આવેલા અને ત્યાં વસુદેવજીએ પ્રશ્ન કર્યો આ જીવનું કલ્યાણ થાય એવો ઉપદેશ કે આવો પ્રશ્ન જનક રાજા એ કર્યો હતો જનક રાજાને નવ યોગીઓએ જે ઉપદેશ કર્યો તે હું તમને સંભળાવું આ જીવ ઈશ્વર નો અંશ છે ઈશ્વર થી અલગ થયો તેથી દુઃખી થયો છે મન્યે કુતશ્ચિદ ભયમચ્યુતસ્ય પારાંબુજોપાસનમત્ર નિત્યા ઉદ્વિગ્ન બુદ્ધેર સદાત્મ ભાવાત વિશ્વાત્મ યત્ર નિવર્તતે ભી બેબી તારા કાંગડા ધરતીમાં પડ્યા અનેકના પક્કળ કચરાએ કોઠી માતા ત્યાં સુધી એમની શાંતિ હતી એ કોઠીથી અલગ થયા દુખી થયા એક ચતુર સ્ત્રીનું ધ્યાન માં આવ્યું કે આ મીઠાના ગાંગડા છે મીઠામાં તો લક્ષ્મીનો નિવાસ છે પક્કળ આવે નહીં એનેથી બેબેગા ઉઠાવ્યા ફરીથી કોઠીમાં મૂકી એક દિવસ દાળમાં શાકમાં એનો ઉપયોગ થયો ભગવાનને ભોગ ધર્યો ત્યારે એ મીઠાના ગાંગડા દાળ સાથે ભગવાનના સન્મુખ ગયા એક વૈષ્ણવે ભગવાનનું સ્મરણ કરતા પ્રસાદ લીધો તે મીઠાના ગાંગડા વૈષ્ણવના હૃદયમાં વિરાજેલા નારાયણમાં મળી આપણે બધા કોઠીથી વિખૂટા પડેલા મીઠાના કાગડા જેવા છે કાળ પગતળે કચરે છે કામ મારે છે કાળ અને કામ બધાના પાછળ પડ્યા છે કોઈને કામ છોડતો નથી અને કાળને કોઈની દયા આવતી નથી અનેક જન્મથી આ જીવ કઈ કાળનો માર ખાય છે અનેક જન્મથી જીવ કાળનો માર ખાય જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે તે ધીરે ધીરે કામ ઉપર વિજય મેળવી શકે જેને કામ ઉપર વિજય મેળવ્યો એ કાળ ઉપર વિજય મેળવી શકે હું ભગવાનનો અંશ છું હું ભગવાનમાંથી અલગ થયો છું અને ત્યારથી હું દુઃખી થયો હવે ભગવાનના ચરણે જવું છે કેટલાક લોકોને શંકા થાય છે આ જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરથી અલગ કેમ થયો ક્યારથી જીવ ઈશ્વરથી અલગ થયો કેમ અલગ થયો ક્યારથી અલગ થયો બધી પંચાતો છોડું કઈક ભૂલ થઈ છે રોગ થયા પછી મને રોગ કેમ થયો અને કેવી રીતે થયો એ વિચાર કરવામાં સમય ગુમાવે તો રોગ વધી જશે રોગ થયા પછી રોગ કેમ થયો એ વિચાર કરવાનો નહીં પથ્ય સાથે દવા લેવા આ જીવને શ્રી કૃષ્ણનો વિયોગ થયો હવે આ વિયોગ કેમ થયો કેવી રીતે થયો ક્યારથી થયો એ વિચાર કરવાથી લાભ પણ શું કઈક ભૂલ થઈ છે હું ભગવાન નો અંશ છું મારે પરમાત્માના ચરણે જવું છે મારા જીવનનું લક્ષ્ય પૈસો નથી મારા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે જે લક્ષ્યને ભૂલે છે એ ચોરાશી લાખના ચક્કરમાં રખડતો રહે છે જીવનનું લક્ષ્ય પૈસો નથી પરમાત્મા છે પૈસાથી તમને સુખ મળશે પણ પૈસાથી કઈ નો અંત આવશે નહીં જેના હાથમાં પૈસો છે તે સુખ ભોગવે છે અને દુઃખી પણ છે પરમાત્માના ચરણે જે જાય છે એના જ દુઃખનો અંત હું ભગવાન નો અંશ છું મારે પ્રભુના ચરણે જવું છે કોઈ પણ કામ કરો એ તમારા ભગવાનને રાજી કરવાની ભાવના છે વ્યવહારને ભક્તિમય બનાવો વ્યવહારનું કામ જે ભગવાનના માટે કરે જે ભગવાનને સાથે રાખીને કરે એનો વ્યવહાર ભક્તિમય થઈ જાય તમે શાકભાજી લેવા જાઓ ને ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા બજારમાં મારા ભગવાનને ભોગ ધરવો છે ભગવાનના માટે શાક લેવા હું બજારમાં ભગવાન એવું માનશે કે મારી ભક્તિ કરે છે કોઈ પણ કામ જે ભગવાનના માટે કરે છે પ્રભુને સાથે રાખીને કરે છે એ ભક્તિ બને છે વધારે તો શું ગોપીઓ શૃંગાર કરે છે એવું લખ્યું છે ગોપીનો શૃંગાર ભક્તિ છે શૃંગારના પાછળ મનમાં કોઈ વિકાર હોય વાસના હોય સુખ ભોગવવાની ઈચ્છા હોય તો શૃંગાર આસક્તિ છે શૃંગારના પાછળ પણ શુદ્ધ ભાવ હોય તો શૃંગાર ભક્તિ છે મીરાબાઈ ના ચરિત્રમાં લખ્યું છે મીરાબાઈ સુંદર શૃંગાર કરી ગોપાલજી ગોપાલજીના સન્મુખ બેસે ની મારા ઉપર નજર પડવાની છે મારા કપડા મેલા હોય ને તો મારા ભગવાનને ગમે ને મારા પ્રભુને પ્રસન્ન કરવા માટે હું શૃંગાર કરું કેટલાક લોકો એવા હોય છે બહાર જાય ને ત્યારે સારા સારા કપડા પહેરીને જાય છે ઘરમાં ઠાકોરજીની સેવામાં બેસે ને ત્યારે ફાટેલી કામળી પહેરીને જ બેસે અહીંયા કોણ જોનાર છે એવું ન કરો તમે સારા કપડા પહેરીને પ્રેમથી પૂજા કરો ભગવાનની તમારા ઉપર નજર પડશે તમે સારા કપડા પહેરીને ધ્યાન સાથે જપ કરો ભગવાન રાજી થશે શૃંગાર ના પાછળ મનમાં વિકાર હોય વાસના હોય તો શૃંગાર આસક્તિ છે શૃંગારના પાછળ શુદ્ધ ભાવ હોય તો શૃંગાર પણ ભક્તિ છે વ્યવહારને ભક્તિમય બનાવો કોઈ પણ કામ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જ કરો કર્મ કરો પણ કર્મ નું ફળ મને ક્યારે મળશે કેટલું મળશે તે કોઈ દિવસ વિચાર ન કરો કર્મ કરવાનો જીવને પ્રભુએ અધિકાર આપ્યો છે કર્મ ફળનો વિચાર ઈશ્વર કરે છે કર્મનું ફળ ક્યારે આપવાનું કેટલું આપવાનું એ ભગવાન નક્કી કરે કર્મ ફળનો વિચાર છોડીને આખો દિવસ સત્કર્મ કરો નારાયણાએ સમર્પયા સમર્પયે તત્વ રોજ થોડો સત્સંગ એક દિવસ તમે ઘરમાં બુહારી ન કરો ને તો ઘર બગડી જાય છે ઘરમાં જેમ ધૂળ આવે છે તેમ મન ઉપર ધૂળ પડે છે સંતો પાસે જઈને બેસો જેને ભક્તિમાં જ આનંદ આવે છે કેટલાક સાધુઓ એવા હોય છે એમને એક અક્ષર બોલવાની ઈચ્છા થતી નથી બોલવાની તો શું કોઈના હું જોવાની પણ ઈચ્છા થતી સંતોનું મૌન એ જ્ઞાન છે ચિત્રમ વટતરો મૂલે વૃદ્ધ શિષ્ય અને ગુરુ યુવા ગુરોસ્તુ મૌન વ્યાખ્યાન શિષ્યાસ્તુ છિન્ન સંશયા સંતો પાસે જઈને બેસો સંત જગતને કેવી રીતે જુએ છે સંત કેવી રીતે ચાલે છે સંત ક્યારે ઉઠે છે સંત શું ખાય છે સંતોનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય હોય એ એક ક્ષણ ઈશ્વર થી અલગ થઈ શકતા નથી ઈશ્વર થી વિભક્ત ન થાય એને ભક્તિ કે છે સંતો રસ્તે ચાલતા પણ ભક્તિ કરે છે સાધારણ માનવ એવું સમજે છે સવારે સ્નાન કર્યા પછી કલાક બે કલાક થોડી ભક્તિ કરવાની પછી તો આખો દિવસ વ્યવહારનું કામ કરવું એવું નથી ભક્તિ સર્વકાળ કરવાની છે થોડા સમય માટે લગ્ન થતું નથી ભક્તિનો અર્થ એ છે ભગવાન સાથે લગ્ન કરવું છે ઈશ્વરથી વિભક્ત ન થાય કેટલાક લોકો કલાક બે કલાક થોડી પૂજા કરે છે અને પછી ભગવાનને કહે છે અહીંયા બે ભોગ ધર્યો આરતી કરી બધી સેવા થઈ ગઈ હવે હું જઉં છું આવતીકાલે સવારે નાયા પછી આવીશ ત્યાં સુધી અહીંયા બે તમારા સામે જોવાની મને ફુરસત નથી ભગવાન કે છે તો તારા ઘરમાં બેસવાની મને પણ ક્યાં ફુરસત છે તમારા ઘેર કોઈ મોટો મહેમાન આવ્યો હોય કલાક બે કલાક થી મહેમાન સાથે તમે ન બોલો એને સામું ન જુઓ તો એને ખોટું લાગે છે ભક્તિ સર્વકાળ વ્યવહારનું કામ કરતા ભગવાનમાં આંખ રાખજો પ્રભુએ આંખ બે આપી છે એક આંખ જગત ને આપજો અને એક આંખ ભગવાન રાખજો એક આંખ થી બધું દેખાય છે જગત ને બે આંખ આપવાની જરૂર નથી જગત ને એક આંખ થી અને એક આંખથી ભગવાનના દર્શન કરો સત્સંગ કરો સત્સંગમાં વિવેક જાગે છે શરતોના લક્ષણો સમજાવ્યા માયાનું સ્વરૂપ સમજાવ્યું માયા તરવાનો ઉપાય પ્રબુદ્ધ નામના યોગી રાજે બતાવ્યો છે જેને માયાને તરવાની ઈચ્છા છે એ કોઈ સંતના ચરણ પકડી રાખે માયામાં બહુ જોર છે માયા બધાને ભૂલાવે છે માયા મૂર્ખ બનાવે છે માયા જ્ઞાન ને ધક્કો મારે છે કોઈ સંત ના ચરણ પકડી રાખે તમારા બુદ્ધિમાં બહુ વિશ્વાસ રાખશો નહીં વ્યવહારનું કોઈ કામ કરવું હોય ને તો વ્યવહારના કામમાં પણ ગુરુની જરૂર પડે છે ગુરુ વિના વ્યવહારનું કાર્ય પણ સફળ થતું નથી પ્રભુના માર્ગે આગળ વધવું છે કોઈ સંતના ચરણ પકડી રાખવું ગુરુ કરવાની ઉતાવળ ન કરો થોડો અનુભવ થયા વિના ગુરુ ન કરો તસ્માત ગુરુ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે નિષ્ણાતમ પરેપી નિષ્ણાતમ બ્રહ્મણ્યુપશમાશ્રયમ ગુરુદેવ બંધનમાં હોય તો શિષ્યને બંધનમાંથી કેવી રીતે છુડાવી શકે શબ્દ બ્રહ્મ પરબ્રહ્મમાં નિષ્ણાત એવા ગુરુદેવના ચરણનો આશ્રય ગુરુ કર્યા પછી સોળાની શ્રદ્ધા રાખી ગુરુ કરતા પહેલા બહુ વિચાર કરો ગુરુ બંધનમાં હોય એ શિષ્ય શિષ્યને બંધનમાંથી છોડાવી શકે નહીં ગુરુને પરમાત્માના દર્શન થયા ન હોય તો એ શિષ્યને દર્શન કરાવી શકે નહીં ગુરુ કરતા પહેલા બહુ વિચાર ગુરુ કર્યા પછી વિચાર ન કરો ગુરુ કર્યા પછી ગુરુદેવમાં સોળાની શ્રદ્ધા રાખવી ગુરુદેવની આજ્ઞા અનુસાર સાધન કરો જેને માયાને તરવાની ઈચ્છા છે એ સૂર્યોદયનો સમય અને સૂર્ય અસ્તમાં જાય છે ત્યારે ઘરમાં શાંતિથી ભક્તિ કરે સૂર્યોદય અને સૂર્યાસ્તમાં જાય એ સમય હાચવજો સાયંકાળે બહાર રખડવું નહીં આજકાલના લોકો તો માનતા જ નથી સાયંકાળે તાળું વાસીને ભટકવા જાય સૂર્ય સૂર્યાસ્તમાં ગયા પછી બહાર જવું નહીં ઘરમાં ભગવાન પાસે દીવો કરો શાંતિથી અર્ધો કલાક થોડો જપ કરો તમારા ભગવાનને એવું કહેજો કે મારા અંદર અજવાળું કાયમ રહેવી કૃપા અંધારું આવતા વાર લાગતી નથી મન મૂરખ થતા વાર લાગતી નથી બે ચાર મિનિટ માટે પણ મન મૂરખ થાય છે સાયંકાળે પ્રભુ પાસે દીવો કરીને પરમાત્માની પ્રાર્થના કરો મારા અંદર અંધારું આવે મારા અંદર પ્રકાશ કાયમ રે વાસના એ અંધકાર છે અજ્ઞાન એ જ અંધકાર છે સૂર્યોદય અને સૂર્ય અસ્તમાં જાય ત્યારે ભક્તિ કરવાની બહુ જરૂરી છે સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા તમારા ઈષ્ટદેવ સૂર્ય મંડળમાં વિરાજેલા છે એવો ભાવ રાખીને તેજોમય મંડળ સાથે ઈષ્ટદેવ નું ધ્યાન કરો ઉગતા સૂર્યના કિરણ શરીર ઉપર પડે તો રોગ મરે છે સૂર્ય કિરણોમાં અનેક રોગનો વિનાશ કરવાની શક્તિ છે સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો સૂર્યનારાયણ ને અર્ઘ્યદાન કરો સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહે જેને માયાને તરવાની ઈચ્છા છે ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર કલાક પાંચ કલાક મૌન રાખે મૌન રાખવાથી મનને આરામ મળે છે લોકો તનને આરામ આપે છે મનને આરામ આપતા નથી મનથી બોલવાનું છોડી દો માનો અનેક વાર જીભથી બોલતો નથી મનથી થોડી વાતો કરે છે મૌન નો અર્થ એ છે મનથી પણ ન બોલે મનથી બોલ્યા વિના શાંતિથી બેસી દે ચોવીસ કલાકમાં ચાર કલાક પાંચ કલાક મૌન રાખવાની જરૂર છે બહુ બોલવાથી શક્તિનો નાશ થાય મૌન રાખવાથી શક્તિ વધે છે અને ઘડિયાળને પણ ચાવી આપવી પડે છે નહીં તો બંધ પડે છે કેટલાક નું ઘડિયાળ એવું હોય છે કે ચાવી આપવાની જરૂર જ નથી આખો દિવસ વાતો કરે બહુ બોલવું નહીં જે માણસ બહુ બોલે ને જુઠ્ઠું બોલે છે જે માણસ બહુ બોલે છે કોઈની નિંદા કરે છે જે માણસ બહુ બોલે છે એ પોતાના વખાણ કરે છે જે મિત ભાષી છે જે તોલીને અને માપીને જ બોલે છે એ જ સત્ય ભાષી થઈ શકે છે ચાર કલાક પાંચ કલાક મૌન રાખો જીવથી ન બોલે એ સાધારણ મૌન છે મનથી પણ ન બોલે કેટલાક મૌન રાખે છે પણ લખીને બતાવે છે લખ્યું એટલે બોલવા જેવું જ થઈ ગયું કેટલાક લોકો આંખથી વાતો કરે છે કેટલાક ઈશારો કરે છે અને બે ચાર વાર શું કરવા કરે છે એના કરતા એક વાર ના બોલ મૌન નો અર્થ એ છે મન થી પણ ન બોલવું મનને આરામ આપવો ચાર કલાક પાંચ કલાક શાંતિથી બેસીને ભક્તિ જેને માયાને તરવાની ઈચ્છા છે આપણા ધર્મમાં અતિશય શ્રદ્ધા રાખો સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ થયો નથી સનાતન ધર્મમાં જેટલા સાધુ સંત મહાત્મા આચાર્યો થયા છે એટલા અન્ય કોઈ ધર્મમાં થયા નથી બીજા બધા ધર્મોમાં થોડા સાધુઓ થયા બીજા જે ધર્મો છે કોઈ હજાર વર્ષનો કોઈ બે હજાર વર્ષનો છે આપણો સનાતન ધર્મ સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી શરૂ આ ચંદ્ર સૂર્ય જગતમાં રહેશે ત્યાં સુધી સનાતન ધર્મ ટકશે સનાતન ધર્મનો વિનાશ થશે નહીં આ કલિયુગમાં એવું દેખાય છે ધર્મની હાર છે અધર્મની જીત છે એવું દેખાય છે ભલે આજે એવું દેખાય અંતમાં ધર્મની જીત થશે આપણો ધર્મ છોડશો નહીં બીજાનું અનુકરણ કરશો નહીં લોકો પરદેશની નકલ બહુ કરવા લાગે પરદેશનો વિચાર વારંવાર કરવાથી બુદ્ધિમાં સંસ્કારમાં ભેળસેળ થઈ આપણે બધા ઋષિઓના બાળક છીએ આપણું જીવન ઋષિના જેવું હોવું આપણા ધર્મમાં શ્રદ્ધા રાખો બીજા કોઈ ધર્મની નિંદા ન શ્રદ્ધા ભાગવતે શાસ્ત્રે કલિયુગના ધર્મો બતાવ્યા નારદજી વસુદેવજીને સાવધાન કરે છે બહોત ગઈ અબ થોડી રહી છે મૃત્યુ માથે છે મરણ સમીપમાં છે એવું સમજીને પાપ છોડો અને સતત ભક્તિ માનવ પાપ કરે છે ત્યારે એવું સમજે છે હું મરવાનો નથી મને કોઈ પૂછનારો નથી મરવું જ પડશે એવું સાંભળ્યું છે જેને ફાંસીની સજા થવાની હોય છે એને બે કલાક પહેલા સરકાર એમ પૂછે છે તમારી મીઠાઈ ખાવી છે કોઈને મળવું છે જે માણસ જાણે છે કે બે કલાક પછી મને ફાંસીની સજા થવાની છે હું મરવાનું છું એ અંદરથી એટલો બધો ગભરાયેલો રહે છે એને સરસ કોઈ મીઠાઈ આપે એને ખાવાની ઈચ્છા થતી નથી મૃત્યુ માથે છે મરણ નું સ્મરણ રાખ્યું નારદજી સાવધાન કરે છે હવે સતત ભક્તિ મરણ એ થશે દ્વારકામાં બ્રહ્માદિક દેવો આવ્યા છે અને દ્વારકાનાથની સ્તુતિ કરે છે તે સમયે ઉદ્ધવજી સમજી ગયા છે કે હવે ભગવાન સ્વધામમાં જશે એવું લાગે છે ઉદ્ધવજી વંદન કરીને બોલ્યા છે મને સાથે લઈ જાઓ તમારો વિયોગ મને સહન થતો હું તમારી સાથે આવું ઉદ્ધવના માથે હાથ પધરાયો ઉદ્ધવ તું મને બહુ હાલો લાગુ છે ઉદ્ધવ તું મારી સાથે આવ્યો હતો એકલો જીવ આવે ને એકલો જીવ જાય છે કાયદો ના પાડે છે તારે એકલાને જ જવાનું છે ઉદ્ધવ તું એવો નિશ્ચય કર મારે ભગવાનના ચરણે જવું છે કેટલાક લોકો નિશ્ચય કરે છે આ વર્ષે બંગલો બાંધવો છે તો કાળું ધોળું ગમે તે કરીને બંગલો ઉભો કરે તમે એવો નિશ્ચય કરો હવે મારું જીવન ભગવાનના માટે છે મારે હવે પતિ થવું નથી પત્ની થવું નથી મારે કોઈના પેટમાં જવું નથી પશુ પક્ષી પણ સંસાર કરે છે પશુ પક્ષીઓમાં પતિ પત્ની હોય છે એ ફરવા જાય છે શું ભોગવે છે ઉદ્ધવ તારા મનને તારી